ભય ભય ના રાખ્યા કોઈ જેને કિંચિત માત્ર દુઃખ ના થાય એવું ભય ના લાગે એવું આપીએ વર્તીએ તો પછી આપણને કેમ ભય આર્કિટેક્ટ આવ્યા હતા બધું મેં જાણી લીધું ફક્ત તમારું વિજ્ઞાન એટલું જાણવા બાકી છે તો આવ્યો છે સારું થયું પણ મેં કોઈ આર્કિટેક્ટ થવું અઘરું છે કે ભગવાન થવું અઘરું છે ભગવાન થવું જ બધું અઘરું હોય કે છે આર્કિટેક્ટ બહુ હેલું એનું કેવું ડોક્ટર ભૌતિક સિદ્ધિ છે અને ભગવાન તો જો માણસ પોતાની જાતને રિયલાઇઝ કરી લે તો તરત જ ભગવાન થઈ જાય એવું છે હા એટલે પછી મેં મને કે આર્કિટેક્ટ થવું બહુ હેલું આ તો બહુ અઘરું કે છે પોતે પોતા પોતે પોતા રૂપે થવું તે હેલું કે પોતે બીજા રૂપે થવું તે હેલું પોતે પોતા રૂપે થતા કે તું ભગવાન જ ભગવાન થવું નથી જે નથી તે થવાનું જ અઘરું હોય તું આર્કિટેક્ટ હતો નહીં આ બધા કુદરત ના કેવા ગેસ છે તે પવન અહીં બેઠા મોકલે સમજાવ દે ત્યાં પવન ક્યાં ગેસ છે ખાવા પીવાનું બધું ઘેર બેઠા મોકલે છે ક્યાં રહી પાકે ને રહી અહીં ઘરમાં હોય ક્યાં હિંગ પાકે ને ઘર માં હોય બધું ઘેર બેઠા બધા લોકોને મહેમાન થતા આવડ્યું પોતે ગેસ થયો હોય અહીં હું ગેસ તરીકે હોઉં અને પછી રસોડા જઈને કરીને પૂછપૂછ કરું તો શું થાય લોકો ગેસને લાયક નથી કાઢી દેલો ખેસ તરીકે રહેવું જોઈએ બધી જ ચીજ તૈયાર રાખેલી અહીંથી ખાવાનું નાખ્યું રાત્રે ખાવાનું નાખી એટલે સુઈ જાય છે પછી મેં કે તપાસ કરવું પડશે એટલે બસ ડરતી ઊંઘે છે ભાઈ કેટલું બિલ બાઇલ પડ્યું કેટલું પાચક રસો પડ્યા એ કઈ તપાસ એને કરી નહીં પછી એવી આ દુનિયામાં તને ફાવે તું ઊંઘી જા ને ઊંધો ઊંઘી જઈશ તો તને અંદર કામ ચાલે એવું આ વ્યવસ્થા છે ફ્રી ઓફ કોસ્ટ પછી છતાં ચિંતા કરે હું ચલાવું છું બધો ચલાવવા વાળો નીકળ્યો અનુકૂળ યોગ એવો જામશે એમ કે છે યોગ એટલે અંતર શુદ્ધિ અને એમ એમનું કેવું છે નીકળી જાય અંતર્ગત ચિત્ત હોય તો અંતર્ગત અંતર્ગત શુદ્ધિ ની વાત કરે છે અંતર શુદ્ધિ અને બાકી તો બધું પેકિંગ છે કપડા છે કપડા અંતર્મુખ નો શબ્દ નો અર્થ બધા બહુ હવ ના પ્રકારમાં રહી જાય અંતર્મુખ એટલે અંદર અંદર દ્રષ્ટિ કરીને ભાઈ અંદર કશું દેખાયું મૂર્તિ તો એ અંતર્મુખ કહેવાય ખરી રીતે અંતર્મુખ કહેવાય કેવા માંગે ખરી રીતે આત્માના વિમુખ બધા હોય એ બધા બહાર મૂકી કહેવાય આત્માનો વિમુખ એ બધા બહિર્મુખી આત્માના સન્મુખ એ અંતર્મુખી ખરી રીતે પછી પોતપોતાની ભાષામાં પછી ગમે તેવું આવે તેવું અનુકૂળતા નાશ કર્યો બાકી બહિર્મુખી શબ્દ મુખ્ય પહેલો હતો એટલે શું કે છે આત્મા આત્માનો વિમુખતા એ બહિર્મુખી અને સન્મુખતા એ અંતર બહિર્મુખી પકડ્યું એટલે અંતર્મુખી આવું હોય એવું આપણે સમજીએ ને એવું દાદા અનિત્ય ભાવ એક વખત અનિત્ય ને સમજ્યા તો પછી નિત્ય ની સમજણ આવે અનિત્ય અનિત્ય ને સમજનારો નિત્ય હોવો જોઈએ હા નિત્ય નહીં તો અનિત્ય નામ પડે નહીં આપડા લોક શું કે છે કે આ તકલાદી છે આ તકલાદી તકલાદી તો કે તકલાદી નથી નહીં તો તકલાદી શબ્દ જુદો ના પડે પોતે તકલાદી બીજા તકલાદી તકલાદી બોલવાની જરૂર નથી એટલે પોતે કાયમ નો છે માટે તકલાદી બધી કે જયારે આ ભાવ સાક્ષી સાક્ષી ભાવ વધે મનમાં અને સાચી રીતે ત્યારે જ આ સમતા ભાવ અનાશક્તિ આ વધતી દ્રષ્ટા ભાવ દ્રષ્ટા ભાવ જેમ સાક્ષી ભાવ જેમ વધતો જાય તો સમતા ભાવ વધે સાક્ષી ભાવ એ ક્ષમતા ભાવ નું કારણ છે ક્ષમતા ભાવ જ છે પણ સાક્ષી ભાવ માંથી પછી દ્રષ્ટા ભાવ તરફ જવાનું છે સાક્ષી ભાવ એટલે શું અહંકાર થી જ્ઞાતા દ્રષ્ટા રહેવું તે સાક્ષી ભાવ અને આત્મા થી જ્ઞાતા દ્રષ્ટા એ પૂર્ણ પૂર્ણ પદ એટલે અહંકાર થી એ જે સાક્ષી ભાવ કરવા જઈએ છીએ એ સાક્ષી ભાવ સાયન્ટિફિક સરકમ છે એવિડન્સ હોય તો જ થાય ને થાય નહીં આપના આપતા ખેલ નથી જેને થાય એને થાય બીજા ના થાય એને ઉઠીને આવતા રહેવું એની પાછળ ખોજ ખોજ નહીં કરવું અભ્યાસ થી અભ્યાસ થી ન થાય અભ્યાસ થી અભ્યાસ થી સાક્ષી ફાયદો શું તો પછી અભ્યાસ થી કરવામાં ફાયદો શું કારણ કે જયારે આપણે આવી રીતે આ મનનું આ ટ્રાન્સફોર્મેશન જેને કહીએ આ કરવું હોય તો એ અભ્યાસથી થાય કે કેમ થાય અભ્યાસથી થાય ખરું અભ્યાસથી આજે અભ્યાસથી ના થાય આજે કોઈ પણ ચીજ ફેરફાર ના થાય પહેલાનો જે ડિસાઇડ થયું તેમાં પણ આજે ડિસાઇડ આજે ફેરફાર કરવા માંગે છે એટલે આવતો બહુ ફેરફાર થઈને આવશે એટલે પૂર્વ સંસ્કારનો આજે બને એટલે આજે જે છે એ પૂર્વ સંસ્કારો સંસ્કારોનું છે અને હવે જે કરશે એનો પછી સંસ્કાર બનશે હા એટલે અત્યારે જે એ ડિસ્ચાર્જ છે પૂર્વનું ચાર્જ કરેલું છે હવે નવા જેવા ચાર્જ કરીએ તેવું ડિસ્ચાર્જ આવશે એટલે મેં નક્કી કર્યું કે પ્રિપેપ્શન જ છે આપણે કરવું છે તો તેવું આવે એવું કઈ નથી ના જ આવે છે અને જ્ઞાતા દ્રષ્ટા ભાવ તો જયારે આત્મજ્ઞાન થયા છે કોઈને ઉત્પન્ન જ ના થાય એ કઈ પ્રકૃતિ નથી કે રચનાપૂર્વક કરવી પડે એ તો જ્ઞાતા દ્રષ્ટા ભાવ જ ઉત્પન્ન થાય એમાં કરવાનું કરવા પણ ના હોય કરવા પણ એ બધું અહંકારમાં અને કરવા પણ એનું ફળ કરે નહીં અહંકારથી મુક્ત થયા વગર તો ની કોઈની પણ મુક્તિ નથી વિકાર જાતા નથી અહંકાર આ એક મોટો વિકાર છે અને તે વિકારથી મુક્ત થવાનું એનો પણ રસ્તો જોઈએ ને અહંકારથી મુક્ત થવા સિવાય વિકારોથી મુક્ત નથી થવાતું હવે એનો અહંકાર થી મુક્ત થવાનો રસ્તો જોઈએ ને અહંકાર થી મુક્ત થવાનો એ જ છેલ્લો રસ્તો છેલ્લો રસ્તો નહીં માણસ હરેક માણસ અપેક્ષા તો એ કરે કે મારો અહંકાર નીકળી જાય પણ હરેક વખત હું હું હું એ કરીને અહંકાર એમનો વધતો જ જાય વિપત્ય આપણે કલાક જોયું એનું કલાક પછી પછી ભર્યો પછી જે રહ્યું એમાં ખત બધ ગુસ્સો કરવા જાય ગુસ્સો કરી નાખે ફળ કરવા જાય ફળ કરી નાખે ફળ એમાં પછી કશું રહ્યું નહીં એટલે નવા નવા કર્મ ભયંકર બધી દે એટલે વિપક્ષ ને આગળ જગા મળે કે ના મળે કારણ નવા કર્મ પેલા બહુ જબરદસ્ત બધા પેલા જગ્યા ઉડી જાય અમુક પ્રકૃતિના ભાવ કરેલા ઉડી જાય અમુક પ્રકૃતિ એટલે આ બધું તાબામાં નથી આ બધું વસ્તુ સમજ રિલેટિવ બધું કોઈ પણ વસ્તુ તાબામાં નથી એ બુદ્ધિથી વિચારીએ એમાં દાડો વરે નહીં એ તો અહંકાર જાય તો પોતાને ભૂલવું જોઈએ પોતાને ભૂલવું જોઈએ પોતાના જે વસ્ત્રો છે એ વસ્ત્રોને ભૂલવું જોઈએ અને અ, સિર્ફ આત્મા आत्मा को देखकर ये जो ऊपर के वस्त्र है उसको भूल जाना पड़ेगा શું છે એમ કે છે એટલે ફરીથી કહો તમે જરા. આ બરાબર સમજાવો बाहर के जो हमारे वस्त्र है जैसा इन्होंने कहा ये अमुक है तमुक है ये है ये है अहंकार का सब रूपक जब वो जाकर सिर्फ आत्मा आत्मानुभवी बनूं तो ही वो अहंकार से मुक्त होने का एक रास्ता लगता है આત્મલક્ષી થઈએ આત્માનુભવી થઈએ તો જ એમ કે અહંકાર જાય ને નહીં તો જાય જ નહીં હવે આત્મા અનુભવ આત્મા એ શબ્દ લોકો બોલે છે ખરા એને બોલે છે કે અમે આત્મા અનુભવ છે એવું બોલે છે પણ એના આત્માનો છોયો નહીં જોયો જે બોલે છે ને हाँ बराबर એના આત્માનો પડછાયો કેવો છે જોયો નથી આ તો એવું છે ને બધા વાંધા હોય ને તેમાં એક સહેજ દેખાતું હોય તે બુમા પાડે એ મોટું એ દેખાયું એ મોટું એ દેખાયું એટલે વાંધા ભરા કબૂલ કરે બિચારા શું કહ્યું ખબર ગયું પણ જયારે પૂરો ધાકતો માણસ આવ્યો હોય તો હા કરે બોલ બોલ ચાલે કે પછી ચાલે કાઢી દે લે કોણ પટ્યા ચાલી જાય આત્મા આત્મજ્ઞાન એટલે બહુ મોટા મોટી વસ્તુ છે આત્મજ્ઞાન સિવાય સિવાય સિવાય બધા જ્ઞાન ન કમાતું हाँ शब्द में हरेक के परंतु सच्ची रीत से वो आना ये बहुत बड़ी मुश्किल की बात है और वो પૈસા નહીં પૈસા पहचान हाँ, બરાબર? वही तो હે? દાદા એ કે છે વાત આત્મજ્ઞાન કેવી રીતે થાય કે છે આત્મજ્ઞાની ને મળીએ એટલે એમની આશીર્વાદ થઈ જાય આત્મજ્ઞાની ને મળીએ હવે આત્મજ્ઞાની અહીં હિન્દુસ્તાનમાં કેટલા હશે આત્મજ્ઞાની કેટલા હશે આ તો કોઈ નિશ્ચિત ભાવ કેવું મુશ્કેલ છે મુશ્કેલ છે કેવું કે કેવું મુશ્કેલ છે અને કેટલાક ઘેર બેઠા ગોળ બોલે છે પોતે કે અમે આત્મજ્ઞાની છે તો ત્યાં તપાસ કરવી તમારે એમને પૂછ્યું સાહેબ આપણે બુદ્ધિ ખરી થોડી ઘણી સાહેબ એ શું કે તમારામાં બુદ્ધિ ખરી हाँ ना उनका भी अहंकार जागृत हो जाएगा अगर ऐसा एक पूछा हाँ ये के बोलते हैं कि ऐसा पूछा तो फिर हम हम उस- अहंकार जागते उसका खुद का अहंकार जागृत हो जाएगा હા એટલે એ બધા એમ જ કે આ અમારા બુદ્ધિશાળી જ છીએ કે છે જો હું કેવો તેવો બુદ્ધિશાળી નથી ભલભલાને નહીં કરું એટલે ત્યાં આગળ આત્મજ્ઞાન નથી ને આત્માનો થયો નથી हाँ, बराबर। આત્મજ્ઞાન ક્યાં છે જ્યાં બુદ્ધિ બિલકુલ છે નહીં શાંત પણ બુદ્ધિ નથી ત્યાં આત્મા શું છે બુદ્ધિ ને આત્મા બે સાથે રહી શકે નહીં આત્મજ્ઞાન અને બુદ્ધિ બે હાથે રહી શકે નહીં બુદ્ધિ વિલાસ માં પડ્યો રહે તો હોય એને આત્મજ્ઞાન ન હોય એમ કે તો આત્મજ્ઞાન ન હોય બુદ્ધિ વિલાસ જેને હોય એને આત્મજ્ઞાન ન હોય હોય શકે નહીં. અને આત્મજ્ઞાન હોય તો આ બુદ્ધિ વિલાસ ના હોય नहीं मेरे ख्याल से जो लगता है वो आपसे मार्गदर्शन के लिए पूछता हूँ आज जैसा इंग्लिश में कहते हैं समथिंग और नथिंग तो हर एक आदमी समथिंग में यानी मैं कुछ तो भी हूँ मैं यानी उस वक्त ये शरीर ये आत्मा सब मिला के उसका एक मैं करता हूँ लेकिन जैसा आपने कि भारतीय संस्कृति में शून्य बतलाया शून्य की कीमत कुछ नहीं लेकिन शून्य में सब भरा हुआ इस तरीके से तो नथिंग ये नथिंग की थियोरी जो है वो नथिंग के थियोरी में आना ये विचारों से आ सकता है लेकिन वो पूरे अंतर्गत इसमें पूरा नहीं आ सकता आदमी पढ़ता है ज्ञान लेता है लेकिन उसके विचार में आता है स्मृति में वो पूर्णता ज्ञान की कृति से आना ये बड़ा मुश्किल रहता है શું કે છે હા यानी गुजराती में पूरा जरा, हाँ। पूरा समझा नहीं सकता હા અ, કે છે કે એ વિચારોથી માણસ કે- કે શૂન્યની સમજ આવે કદાચ થોડી ઘણી પણ અં- અંતરમાં ના આવે વિચારોમાં આવે શૂન્ય શૂન્ય બનવું છે શૂન્યની તમે ફરીથી બોલો ફરીથી બોલો જરા આ આરામ. શૂન્ય એટલે આપણામાં શું કહે કે શૂન્યમાં શૂન્યની કિંમત કઈ નથી પણ શૂન્યમાં બધું ભરેલું છે શૂન્ય એટલે બધું વિશ્વ એમાં શૂન્યમાં જ ભરેલું છે અને શૂન્ય એટલે કિંમત કઈ નથી તો એવી રીતે એમાં એમ એમ કે છે કે આ શૂન્ય જે છે શૂન્ય શૂન્ય જે છે શૂન્ય એ શૂન્યની કોઈ કિંમત નથી પણ શૂન્યમાં જ બધું ભરેલું છે શૂન્યની કોઈ કિંમત નથી આમ પણ શૂન્યમાં જ બધું ભરેલું છે પછી તો આ આપણે વિચારોથી જાણીએ આ વિચારોમાં જાણીએ પણ આ વિચારો વિચારમાં છે એ આપણે અંતર્ગત એમાં ના વિચારોથી વિચારથી બુદ્ધિથી બુદ્ધિથી આપણે જાણીએ બધું જાણીએ પણ એ અનુભવમાં આવે નહી એ જે વસ્તુ અંદરનો જે અનુભવ કરવાનો છે એ બુદ્ધિથી સમજાય છે સમજાય ખરું પણ અનુભવ માં ના આવે બુદ્ધિ બુદ્ધિ ના કારણે એની અનુભૂતિ આવવી જોઈએ અનુભૂતિ આવી તો બધું એની અનુભૂતિ થવી જોઈએ જે આત્માની અનુભૂતિ થવી જોઈએ થાય તો જ કામનું છે આત્મજ્ઞાન અનુભૂતિ સહિત જોઈએ એ છે તે અનુભૂતિ વગરનું આત્મજ્ઞાન એ બધું શુષ્ક જ્ઞાન કહેવાય છે શુષ્ક જ્ઞાન પુસ્તક વિદ્યા લોકો વિજ્ઞાન આત્મા થિયરીમાં ના હોય જોઈએ માં હોવો એમ લોકો કે કે સિદ્ધ જે હોય જેને સિદ્ધિ પ્રાપ્ત થાય એને મોક્ષ મળતું નથી એવા કઈ લોકો કે સ્વામી વિવેકાનંદ કહેતા હતા કે જેને સિદ્ધિ અત્યારે તો એવી સ્થિતિ છે કે ચમત્કાર વગર નમસ્કાર કોઈ કરતો નથી ચમત્કાર કોણ કરે કે જેને સિદ્ધિ થઈ સિદ્ધિ પ્રાપ્ત થઈ હોય એ કરે અને સિદ્ધિ જેને સિદ્ધિ મળી હોય એને સ્વામી વિવેકાનંદ જેવા પંડિત કહે છે તત્વજ્ઞાની વેદાંતવાદી કહે છે કે એને મોક્ષ મળતું નથી અને જેને ખુદ પોતે મોક્ષ મળતું નથી એ બીજાને કેવી રીતે મોક્ષ મેળવી દે એ કહે છે કે જે જેને સિદ્ધિ હોય સ્વામી વિવેકાનંદ એમ કહેતા હતા કે જે માણસ પાસે સિદ્ધિ છે એને કદી મોક્ષ મળે નહીં કારણ કે ચમત્કારથી કોઈ મોક્ષ પ્રાપ્તિ થતી નથી બધા માણસો ચમત્કારની પાછળ જ હોય છે પણ જો આત્મજ્ઞાન મેળવવું હોય તો સિદ્ધિની વાત કરવા જેવી નથી એ તો જે એ તો બધા એકદમ વેપાર છે વેપાર ની મૂડી કેટલી હોય ને કેટલા ભાઈ ના હોય તો એમાં લેવા દેવા નહીં આત્મજ્ઞાન આ બધા લેવા દેવા નથી આત્મજ્ઞાન સ્વતંત્ર બનાવે ભગવાન પણ ઉપરી ના રહે એવા સ્વતંત્ર બનાવે ભગવાન પણ ઉપરી ના રહે ભગવાન ઉપરી નહીં એવા સ્વતંત્ર બનાવે અને જેમ ચાલ્યું જાય તો આત્મજ્ઞાન શું નામ આપનું નામ શું બાબુભાઈ બાબુભાઈ બાબુભાઈ બાબુભાઈ ખરેખર બાબુભાઈ છો बाबूभाई तो बाहर का बाहर के लोग बोलते हैं बाहर के लोगों में नाम है ये બહારના લોકો મને એમ કે છે બાબુભાઈ બહારના લોકો બહારના લોકો મને કે છે બાબુભાઈ હા પણ તમે તમે તમારી જાતને શું કહો છો મને તો કોઈ એક માણસ એક વ્યક્તિ હું બાબુભાઈ છે માનતા નથી હા લોકો કહે એટલે હું વાંક્યું બસ પણ તમે શું માનો છો તો આખીરમાં એટલે વેદાંતના દૃષ્ટિથી કહો તો એક માણસ છું બસ બીજું શું કહીએ ઠીક છે કે એમ કહીએ તો ઘણા લોકો એમ કહે છે કે અહમ બ્રહ્માસ્મી તો અહમ બ્રહ્માસ્મી એમ જો હું માનું તો કે છે આખા આખા બ્રહ્માનો હું માલિક હવે અંબા આખા બ્રહ્માનો માલિક એવું જો મગજમાં આવે એટલે પાછો મને અહમ ચડે અને અહમ જ્યાં છે જ્યાં અહંકાર છે તે આત્મા તો કઈ જડે નહીં એવું છે ને અહમ બ્રહ્માસ્મી કહેવાનો વાંધો નથી કારણ કે ભ્રમ નો અર્થ સમજવો જોઈએ સમજાય લોકો ભ્રમ નો અર્થ જે છે એ નહીં સમજાવવાથી જુદી રીતે સમજે ભ્રમ એટલે શું કે આમાં ત્રણ ભાગ પડ્યા આ બોડીમાં કે આ કમ્પ્લેટ વિનાશી ભાગ એક વિનાશી ભાગ કમ્પ્લેટ કમ્પ્લેટ વિનાશી ભાગ અને બીજો એક અવિનાશી ભાગ છે અવિનાશી ભાગ અને ત્રીજો પરબ્રહ્મ સ્વરૂપ છે શું છે પરબ્રહ્મ એ શુદ્ધાત્મા છે અવિનાશી ભાગ આપે કયો અવિનાશી ભાગ એ આ વિનાશી ને બારી મેલી અવિનાશી ત્યાં ગયું કોણ ત્યાં ભ્રમ જતો ભ્રમ કયો પણ બે વસ્તુ ગઈ ને અવિનાશી ભાગ ગયો અને પરબ્રહ્મ ગયો બંને ગયા ને પરબ્રહ્મ પૂર્ણ ભગવાન આ શુદ્ધાત્મા કહેવાય એ પણ ગયો અને આ જે ભ્રમ છે તે અવિનાશી ભાગ અવિનાશી ભાગ આ શરીરમાં પૂગલ છે તેમાં અવિનાશી ભાગ કયો એ કયો તેને ભ્રમ કયો આ લોકો એને ભ્રમ કયો એનો આ અર્થ સમજાવ્યા સમજાય છે બાકી બાકી એને ભ્રમ કેવાય છે સમજ ને જે પુનર્જન્મને માને છે એનાથી એમ કેવાય કે હું બ્રહ્માસ્મી પણ બ્રહ્મનો અર્થ શું સમજો બ્રહ્માસ્મી એટલે હું સંપૂર્ણ થઈ ગયો માને પરબ્રહ્મ એટલે સંપૂર્ણ છે એટલે બ્રહ્મ સ્વરૂપ જે લોકો કે છે ને એટલે અમે અવિનાશી ને હું એવું માનીએ છીએ એટલે મરી જવાનો ડર નથી નથી કેટલાક લોકો કહે છે ને બ્રહ્મ સ્વરૂપ ફરાણા બ્રહ્મ સ્વરૂપ ફરાણા હા કે દેહ તો મરી જવાનો છે પણ અવિનાશી ભાગ ઉપર એટલે ફરી મરવાનો તો નથી જન્મ થવાનો બીજી જગ્યાએ એ અવિનાશી ભાગ ની શ્રદ્ધા બરોબર કઈ લોકો એમ કે છે જ ગુચવાડો છે બધો હા બ્રહ્મ બ્રહ્મ ને પરબ્રહ્મ બ્રહ્મ એટલે શું ભ્રમણા સહિત નો છે તે આ અવિનાશી ભાગ ભ્રમણા સહિત નો અવિનાશી પાર એટલે પેલો ભ્રમણા વગર નો અવિનાશી પાર એ કોઝલ કોઝલ બોડી પરબ્રહ્મ પરબ્રહ્મ એ આત્મા આત્મતત્વ અને પેલું કોઝલ બોડી અને આ ભ્રમણા સહિત અવિનાશી ભાગ હા એ અવિનાશી ભાગ જે છે એ કોઝલ બોડી એનો અર્થ આ છે પણ હવે એનો બાફી રાખ્યો ચાલુ કે તે ભ્રમ એટલે સંપૂર્ણ પદ દાદા એ અવિનાશી ભાગ અને પરબ્રહ્મ એ બે વચ્ચેનો ભેદ જરા સમજાવો ને પરબ્રહ્મ છે તે ભ્રાંતિ રહિત હોય કરતા ના હોય ભોગતા ના હોય કરતા ભોગતા ના હોય અને આ ભ્રમ કરતા હોય ભોગતા હોય ને બધું હોય એમાં ક્રોધ માન માયા ભ્રાંતિ ભ્રાંતિ બધું હોય છતાં આવી નાખી પણ એ અંતસ્કરણ આપકો છો કોઝલ બોડી કહેવાય ને અહંકાર એવું છે ને જે અહંકાર ને આ બધો ભક્તિ ક્રોધ માન માયેલો બધું એ છે તે બ્રહ્મ જાય બ્રહ્મ અવિનાશી હા અત્યારે એ મરી જતા નથી હા પણ હા જ્યાં મોક્ષ જાય ને ત્યાં સુધી એ હું પણ એ જ કઉ છું ને એટલે કોઝલ બોડી કેવાય ને કોઝલ બોડી કોઝલ બોડી ને હા કોઝલ બોડી જુદી પછી અવિનાશી ભાગને શું શું આવે એમાં શું શું આવે અવિનાશી અવિનાશી જે ભાગ છે એક આપે કહ્યું આ ત્રણ ભાગ એમાં એક વિનાશી ભાગ એક અવિનાશી ભાગ અને ત્રીજું બ્રહ્મ પરબ્રહ્મ હવે અવિનાશી પરમાનંદ એ બધું પર અને આમાં છે તે આ બધા કર્મો બર્મો કરતા હું ભોગતા હું બધું આમાં અવિનાશી અહંકાર કસાયો એ બધું એમાં નથી જીવતો રહે છે દાદા એને કાર્મન દેહ કેવાય એને કાર્બન દેહ કહીશું કાર્બન દેહ એ જુદી વસ્તુ કાર્બન દેહ આની પેદાશ છે લોકો જુદી રીતે આમાં બહુ પડતા નથી લોકો લોકોમાં જે દ્રષ્ટિ બદલી જાય આપણે જેને છે મામાની બોલ જાણતા હોય તે પછી લોકો રાવપુરા ઉપર ઉપર લખી નાખે તો આપણે પેલી મામાની ખ્યાલ ન રહ્યા કરે પણ લોક બદલે તેને કોઈ શું કહે ખરી રીતે આવું આવું છે મૂળ આવું હતું નહી તો બ્રહ્મ ને પરબ્રહ્મ માં ફેર ફેરતો ફેર તો દેખાય શા માટે પરભ્રમ કેવું પડે અને આ એક તત્વ સમજવા જેવું છે ને અવિનાશી તત્વ બીજું છે ને હા હા બાણી મેળે છે તે ભાગ જુદો ભ્રાંતિ વાળો અવિનાશી ભાગ તે પણ જુદો અને ભ્રાંતિ રહિત અવિનાશી ભાગ તે પણ બ્રહ્મ તમારે પરબ્રહ્મ જવું છે કે બ્રહ્મ જવું છે પરબ્રહ્મ જવું છે બ્રહ્મ જવું પરબ્રહ્મ પરબ્રહ્મ પરબ્રહ્મ દાવો બુધવારે કરી આપીએ પરબ્રહ્મ ને ઓળખણ પાડીએ અને અનુભૂતિ કરી અનુભૂતિ એટલે આવો કઈ કરી રસ્તો કઈ નાખી આવે પચીસ તારીખ જો કેટલા ફોન થાય ત્યારે સભાથી આવું માલ મળી આવે નહીં તો પાંચ હજાર સ્ટેશનો ભરે ત્યારે એકાદ સ્ટેશન આવું માલ મળે તો કોઈ સ્ટેશને ફર્યા જ નથી હા બહુ ખાસ નહીં ચોખ્ખું થાય ને આમાં આ જે ત્રણ ભાગ વિનાશી અવિનાશી અને પરબ્રહ્મ એમાં નિશ્ચેતન ચેતન એ ક્યાં આવે એમાં નિશ્ચેતન ચેતન જેને કદાચ ચિત્ત કહેતા હોઈએ આપણે નહીં એમને એમનો પ્રશ્ન એ છે કે નિશ્ચેતન ચેતન અને ચેતન નિશ્ચેતન ચેતન જે છે એ અવિનાશી ભાગ અને જે ચેતન છે એ પરબ્રહ્મ એ વાત સાચી નિશ્ચેતન ચેતન એને જ આપણે અવિરાશી ભાગ કહીએ છીએ હા એ જ એ જ પૂછે છે એ જ વાત એને આપણે કહીએ એને જ તમને હું સમજણ પાડું છું નિશ્ચેતન ચેતન નામ શબ્દ બેઠા આવ્યું બધો કે તમારા પર એમ ખાતરી થાય કે આમાં ચેતન જેવી આત્મા છે જ નહીં આમાં એવું એવું ખાતરી થાય માટે નવો શબ્દ મૂકેલો મેં એટલે તમે ખોરખોર ના કરો એમાં આખું જગત એમાં આત્મા ખોળે છે નઈ આ તો મિકેનિકલ આત્મા છે ખાવું પીવું એ તો બધું મિકેનિકલ આત્મા ધર્મ છે એ મૂળ આત્મા ધર્મ નિચેતન ચેતન પાવર ચેતન છે પાવર આપી અને ચેતન ઉભું થઈ જાય પાવર વાળું તો પાવર ખરાબ થઈ જાય એટલે ઉડી જાય પણ આ કાયમ નું કેમ કહ્યું કે છે કે એક પાવર ભરાય છે અને બીજો ખાલી થાય છે તારો બીજો ભરાય છે એટલે ઓટોમેટિક છે એટલે અને કાયમ નું કર્યું એ જ મોક્ષે જતા સુધી ઓટોમેટિક ચાલ્યા જ કરે કાયમ નું કર્યું એ અવિનાશી એ અવિનાશી બાદ અવિનાશી એટલે આ રીતે ફોડ આપણા શાસ્ત્રો મળેલો છે પણ અત્યારે રહ્યો નથી ભાગ લોકોની પાસે લોકો ભ્રમ એટલે આત્મા શુદ્ધાત્મા એવું અને તેના કરતા શુદ્ધાત્મા શબ્દ સારો છે કે આપણા મને ખાતરી થાય કે મને હું શુદ્ધાત્મા થઈ ગયો એટલે હવે બાબુભાઈ જે કરે એની જોખમદારી મારી હોતી નથી કારણ કે ભાગ વેચી નાખ્યા પછી ભાગ વેચી નાખ્યા પછી તમારા ભાગમાંથી તમારા ઘોડેના ભાગમાંથી એટલે બાહુબેના ભાગમાં જે માલ આવ્યો એ જગ્યા આવી તેમાં એક્સાઇઝનો માલ લાટેલો નીકળે તો તમે જોખમદાર નહીં જો વહેંચ્યું નથી તમે જોખમદાર હૈયારું છે ત્યાંથી તમે હૈયારું કોઈ જે કરો છો પેલા વધારે પેલા કરતા હતા બધા હૈયારું જ ચાલે કેટલાક તમારા છે મારે કોઈ ભાગ્યો લાગ્યો નહીં લખવા ચાર છોકરા બે છોડીઓ બહુ બધા ભાગીદારી ભાગ્યો લાગ્યો નહીં ચિંતા ફક્ત તારે એકલા ને કરવાની આ પાર્ટનરશીપ ને કઈ ને કરવાની નહીં પાર્ટનરો મજા કરતા હોય ચિંતા તારે કરતા કારણ કે તું મોટો મેનેજિંગ ડાયરેક્ટર ને managing partner managing partner managing મારું પેલા sleeping sleeping partner sleeping partner હા બીજી એક વાત જ્યાં કહ્યા કરે કહા કરે કે જેવો આપણો શરીર છે એના ઉપર આપણા કપડાં છે કપડાથી અને એમને ઓળખાણ છે પણ આત્મા જે છે આત્મા ઉપર પણ કપડા હોય અને એ કપડાં સંસ્કારોના હોય અને માણસ આ આત્મા તો અમર છે એટલે આત્મા જ્યારે બીજા દેહમાં પ્રવેશ કરે તો આ સંસ્કારોના સાથે લઈ જાય આ કપડાના સાથે જાય આ ઠીક છે વાત એ કહે છે કે આપણું જે શરીર છે કપડા કપડાથી ઢંકાયેલું શરીર છે અને એની અંદર ચેતન છે ચેતન તત્વ છે હવે તત્વ જે છે એ જયારે નીકળી જાય છે ત્યારે આ જે આપણું એના પર લાગેલી બધી જે વસ્તુઓ છે સંસ્કારો એના ઉપર જે આવરણ છે એના પર જે સંસ્કારો છે બધા એ સંસ્કારો લઈને જાય છે એમ પૂછે આ આ જન્મના જે સંસ્કારો છે એમાં પ્રવેશ કરે તો એના સાથે આ સંસ્કારોનો કપડા સહિત પેલા સંસ્કારો કાઢે લશ્કર હા પછી આત્મા નીકળે પછી કસાય નીકળે પછી કસાય પછી નીકળે મારી જોડી મેં કશું રહી ગયું નથી ને કોઈ ગોખલા ગોખલા કશું તે વારી જોડી નીકળે બધું આખું લશ્કર સાથે જાય પણ એ તો દાદા એ કઈ બહુ કે ફેર ન હોય એ તો એ જ વખતે બધું સાથે જ નીકળે ને હા જયારે નીકળવાનું હોય ત્યારે માણસનું મૃત્યુ થવાનું હોય ત્યારે એ જે ક્ષણ છે એ ક્ષણમાં બધા જ નીકળે ને કઈ બધા હા બધા નીકળે ને એક ક્ષણમાં એક જ જગ્યાએ હા એક જ સમયે નીકળે ને એક જ સમયે નીકળે ને એ આમ દેખાય જુદું જુદું પણ વસ્તુ તો એક જ હોય વસ્તુ એક જ જાણે એ સાથે નીકળે હા જાણે જાણે એ સાથે <laughs> આપણે આપણે જો કામ પાવર હોય છે પાવર હોય છે આપણે તેલ ભાઈ ગાલીએ તો ત્રણ મહિનામાં પછી રોજ હરકતા હતા ત્રણ મહિના પછી ના હરક્યા હતા આપણે શું સમજી જઈએ ખતમ થઈ ગયો પાવર ઉડી તેલ ખતમ થઈ ગયો ના તેલ તો એવો એવો રૂપાળો દેખાતો હોય તેલ ની અંદર ની પાવર અંદર નો પાવર ગયો અંદર નો પાવર ખલાસ થઈ ગયો વપરાઈ ગયો શું કે ઉડી ગયો એ ત્યાં ઉડી ગયો પાવર ઉડી ગયો વપરાઈ ગયો વપરાઈ ગયો એ રીતે આ મન વચન કાયાની ટાઈમ બેટરીઓ છે ને એમાં પાવર પડેલો થાય તે પાવર પછી વપરાઈ જાય એટલે પાછું નવું નવું પાછી બેટરીઓ તૈયાર થાય અને જૂની રૂપ રહી જાય એ રીતે આ પાવર બધા ઉતરાયા કરે આત્માની હાજરીથી આ પાવર ઉત્પન્ન થાય છે પેલા પેલું પાવર છે આપણે એને ચાર્જ કરાવવું પડે છે અને આ આત્માની હાજરી પાવર હાજરી છે માટે પણ આ ચાર્જિંગ માટે સત્સંગ જોઈએ ખુલ્લે ખુલ્લું વિજ્ઞાન બાબુભાઈ કે છે કે આ ચાર્જિંગ જે છે ચાર્જિંગ જે છે એ ચાર્જિંગ માટે સત્સંગ જોઈએ એમ કે ચાર્જિંગ ચાર્જિંગ જે છે એના માટે સત્સંગ જોઈએ કે સત્સંગ સત્સંગ સત્સંગ હા એના માટે સત્સંગ જોઈએ એમ કે છે શું કરવા માટે ચાર્જિંગ ચાર્જિંગ માટે હા એવું ને પ્રસંગ સત્સંગ હોય તો આવતો બહુ સુખદાયી ચાર્જ કરે અને ભગવાન ની કૃપા ઉતારી હોય તો મોક્ષ નું ચાર્જ ને ડિસ્ચાર્જ દેવ બંધ જાય મુક્તિ તરફ મુક્તિ તમારે તો બહુ સુખો ભોગવ્યા હવે મુક્તિ તરફ જવું છે ને આ સુખિત કરતા રહી ગયા તમને પચીસમી તારીખે આવશો તારે એવું મળવાનું છે એ જોઈએ છે ને એમ કે બીજા સુખો માટે કઈ હવે નથી બીજું સુખ નથી જોતું એ સુખ જોઈએ છે પેલું સુખ જોઈએ છે પેલું જ સુખ જોઈએ છે બીજું સુખ નથી જોતું કંટાળી જાય ગમે તે સુખ આવે ને તે ભોગવાય એટલે કંટાળો આવે વધુ ભોગવાય વધુ ભોગવાય વસ્તુ જ એવી દુઃખ સુખ આપનારી આ તો કલ્પિત છે આપણે માનીએ તો સુખ નહીં તો નહીં આપણે કેરીમાં મને બહુ મજા આવે તો સુખ પડે અરે કે કેરી મને વાયડી પડે એટલે દુઃખ પડે એના માન્યા ઉપર કેરી પડે કેરી પોતે તો ગરીબ છે જે આ નથી માનતો તે નહીં માનતો ત્યારે કેરી નો સ્વાદ સમજાય કોને સમજાય આ કે તે જ બધો માનતો હશે આ નથી માનતો તે નથી માનતો એને કેરી નો સ્વાદ સમજાય કેરી તો સારી છે દુનિયા કોને બનાવી હોય એવું લાગે છે દુનિયા કોને બનાવી એમ કોને બનાવ્યું લાગે છે આ દુનિયા કોને દુનિયા જગત છે ને કોને બનાવ્યું લાગે છે એમ પૂછે દાદા આ છે આ આખું દેખાતું નથી ના કોને બનાવ્યું આ જો દેખાઈ જાય તો પછી બીજું શું જોઈએ એનો દર્શન થઈ જાય એનો જે દર્શન થઈ જાય તો પછી બીજું શું જોઈએ એ કે છે કે જો એ સમજ પડી જાય તો તો પછી બીજું કઈ સમજવાની જરૂર જ નથી તો એ સમજ પડી જાય કે કોને બનાવ્યું આ જે બનાવ્યું છે એને સમજ પડી જાય એને સમજ પડી જાય તો પછી કઈ પછી કઈ દેખાતું આ ભગવાને બનાવ્યું તે ખોટું કહેતા છે કે સાચું કહેતા કોઈ પણ રૂપમાં કે આ શક્તિ છે આ ભગવાન છે આ છે પણ એનો તો જાણવાનું અંતર્ગત અનુભૂતિ થઈ તો પછી બધું બધું થઈ ગયું એમ બોલો એ કે છે કે કોઈ શક્તિ છે કે ભગવાન છે કઈ પણ છે એ બધું જાણ્યું પછી તો કઈ પછી પછી પછી જાણવાનું રહેતું જ નથી એ જાણી લીધું પછી જાણવાનું રહેતું જ નથી પણ કઈક છે શું છે એ હજુ નિશ્ચિત નથી એમના મનમાં કોઈ શક્તિ છે ભગવાન ભગવાન કઈ આવું કુંભારી ધંધો કરે નહીં કુંભાર નો ધંધો કઈ ભગવાન કરતા છે કુંભાર થાય કારણ કે તમારે કાઈ ખોટા હતા ખોટા નતા તમારા કાઈ સાચા હતા God is created correct by Christian viewpoint, Indian viewpoint, Muslim viewpoint, not by fact. ભગવાન તો ભગવાન જ છે આ દેખાય છે ને તમને નહીં દેખાતું દેખાય છે તમને દેખાય તમારે ભાઈ દેખાય છે ભગવાન આ બધા આ બધા દેખાય તમે જો આ ગુજરાતમાં આવો તો દિવ્ય ચક્ષુ મળશે <laughs> હા બુધવાર આવે તો કાર્યો કરશો તો વધારે દીપશે એવું જે કાર્યો કરો છો ને તે લોકો કહે બહુ સુંદર કરાવે બહુ પહેલાં કરતા ત્યાં કરતા બહુ સારું કરે કારણ કે પહેલાં અહંકારની દખલ હતી ને અહંકાર ગમે મોટી મોટી વાતો કરે પણ દખલ તો હોય જ એને કોઈ ને કોઈ એમાં હોય અહંકાર નો સ્વભાવ જ ડખો કરવાનો છે ને અહંકાર નો સ્વભાવ જ ડખો કરવાનો છે એ ડખો કર્યા જ કરે ને અહંકાર કેવાય કેમ હા બરોબર એ કે છે કે અમે આરતી ને એમ કહ્યું છે કે અહીંયા કેશ બેંક છે અહીંયા દાદા પાસે કેશ બેંક છે અહિયાં ઉધાર નથી એમ આરતી ને કહ્યું છે એમને એમ કહ્યું છે ને પણ આરતી સમજી છે કે નહીં આપડે ના હોય વિધિ એની કરવાની ઈચ્છા થાય વિધિ એવું ગમે વિધિ વિધિ કરવાનું ગમે દવા પીતા પેલા ના કહેવાય કે આ દવા શું કામ કરશે તે સમજાય નહીં એવી વસ્તુ છે માટે પીવી જોઈએ શું કહ્યું જો હું હોઉં આમ કઈ પીવું છું હું હોઉં પીવી જોઈએ અરે નહીં અનુકૂળ ના નહીં દુઃખ થઈ જતું હોય તો ના પીવી એને કઈ જ નથી આપણે દુઃખ નથી થતું દુઃખ નથી થતું એમ કરવા નહીં એટલે એમ શા માટે કરવું અનંત જે દાદારામભાઈ શક્તિઓ છે એ શક્તિઓ આપણને ઓછા પ્રયાસે પ્રાપ્ત થઈ જાય વધુ પ્રયાસ કરીને કાર્ય કર્યું તેના કરતા ઓછા પ્રયાસે પ્રાપ્ત થવા માટે સાધન થયું જ મને આમાં લાભ નથી મને તો ઉલટી મુશ્કેલી છે આગળ એટલે ગુલાબ કોને છે એ તો સમજી જવું પાંચ હજાર નું ઘડિયાળ ને બધું ખોઈ ગયા તો વધારે અસર કરે કે કોઈ અપમાન કરે તે વધારે અસર કરે સીધી વાત છે આ ઘોળ ખોવી જાય ગમે તે રીતે કારણે ખોવી જાય તો વધારે અસર કરે કોઈ અપમાન કરે તો કોઈ અપમાન કરે તો વધારે દુઃખ થાય એમાં શું જેમાં દુઃખ થાય છે એમાં આપણે પ્રૂફ થવું જોઈએ ના થવું જોઈએ પ્રૂફ થઈ જાય પછી વાંધો ના આવે કેવી રીતે થવાય દુઃખ પ્રૂફ થઈ જવાનું ના બરોબર છે સી રીતે થવાય એ આ બધો રસ્તો છે બધી પ્રકારનો દુઃખથી ભય ભય લાગે એ રસ્તો છે તારા પપ્પાજી કે આટલા બધા અહીંયા આવે ને આટલા બધા શું અહીંયા આવે અપમાન થી દુઃખ થાય એવું ન કરવું હોય તો આ રસ્તો છે એમ દાદા કે હારીએ ને તો એ આવવાનું રાત ત્યાં રોકાવાનું પરમાણુ ઇફેક્ટિવ છે બધા એટલે સર્ચ પણ ના કરવું જોઈએ જોવું પણ ના કરવું જોવાથી પરમાણુ ડેસ અને જે શેષ સાઈડ પરમાણુ હોય આ શેષ સાઈડ પરમાણુ કહેવાય કે અમને લક્ષ્મીનો વિચાર કરતો ના સ્ત્રીનો વિચાર ના ત્યાં દોડી મારું મારી માલકીનો જે વિચાર ના આવે એટલે બધો માલકી વગર બોડી હોય અને જીવતું હોય તો અડવાની અડર જવું શક્તિ આવે આ વાણી આ વાણી કોણ વાણી કોણ માલિક છે કોણ બોલે છે દાદા ભગવાન પ્રગટ થયા છે એ બોલે છે એ જો આ વાણી બોલે તો પછી હું અહીંથી ઉઠું તો એ આ એવું જ બોલે છે એટલે ત્રણ હજાર બોલે દાદા ભગવાન ત્રણ હજાર થઈ ગયા હા તો ઓરિજિનલ ટેપ રેકર્ડ બોલે છે કોણ બોલે છે હા અંદર જે છે એ ઓરિજિનલ ટેપ રેકર્ડ એ વાણી બોલે છે એટલે તું જોતા છું એ રસ્તા છે હું જ્ઞાતા રસ્તા છું હર વ્યવસ્થા કરે એટલે આ વાણી માલકી કરી વાળી કેવી માલિકી જે વાણી ના મારી ગયા છે એમાં થોડું પોઈઝન હોય ના હોય પોઈઝન હા બધી વાત ગયા માસો આમ હાથ મૂકો ને એમાં શું થઈ ગયું બબે દાડા દબાતી જ ના જાય સ્ટેશન ઉપર આવ્યો ઘણા પૂરા હોય ને તેને થઈ જાય થવાની લોકો મારી ઈચ્છા ના હોય થાકી ગયો હોય ખેંચી ખેંચી હવે તારે કરવું હોય કે ના કરવો વાંધો નથી આપડે પણ વાત સમજ કરી આપે હે મને બધું એનાથી બધું કહીએ હતી છે યોગ્યતા આવી જોઈએ યોગ્યતા ના હોય તો હજી ના કાઢી મને બધું કાઢી એનો હજી એવું એવા પરમાણુ ઘણા પરમાણુ ભેગા થઈ અણુ ભેગા થઈ ભેગા થઈ સમજાય હવે આ પરમાણુ જેવો ભાવ કરે છે તેવા પરમાણુ થઈ જાય અને મોડા પર વડા બધી ઇફેક્ટો થતો નહીં જેવો ભાવ કરે છે રંગ આવું લાગી જાય તરગવા આવું પડે ઠંડા આવું થઈ જાય આશુ જેવા થઈ જાય ઉતરી ગયેલા કહી જેવું થઈ જાય લોકો કે મોડું જો ઉતરી ગયું કહી જેવું થઈ ગયું એટલે આ બધું અસર થાય ઇફેક્ટિવ છે પરમાણુ કશું કહું છું કશું નહીં ખાય છે અંદર સસ્તું જ નહીં ઘણા લોકો તો ઇલેક્ટ્રિસિટી આમ પડતી દેખાય ને બધું જાત થાય ત્યારે કશું અસર નહીં